નિર્વિકલ્પ સમાધિ જગતના મહાત્માઓએ નિર્વિકલ્પ સમાધિ શેને માનેલી ચિત્તના ચમત્કારને દેહથી બેભાન થાય અને માને કે મારું ઇન્દ્રિય જ્ઞાન ખલાસ થઈ ગયું ને અતિન્દ્રિય જ્ઞાન ઊભું થયું નથી એટલે વચ્ચે નિરેન્દ્રિય ચમત્કારમાં ભટકે કોઈને ચિત્ત ચમત્કાર દેખાય કોઈને અજવાળા દેખાય પણ એ ન હોય સાચી સમાધિ એ તો નિરિન્દ્રિય સમાધિ છે દેહનું ભાન જાય તો એ સમાધિ ના હોય નિર્વિકલ્પ સમાધિમાં તો દેહનું વધારે ચોક્કસ ભાન હોય દેહનું જ ભાન જતું રહે તો એને નિર્વિકલ્પ સમાધિ કેમ કહેવાય નિર્વિકલ્પ સમાધિ એટલે શું હું ચંદુલાલ એ વિકલ્પ સમાધિ આ બધું જુએ તે વિકલ્પ સમાધિ આ બાળક કશું ફોડી નાખે તેમાં વિકલ્પ સમાધિ તૂટી જાય સંકલ્પ વિકલ્પ એટલે શું વિકલ્પ એટલે હું અને સંકલ્પ એટલે મારું પોતે કલ્પતરુ છે કલ્પે તેવો થાય વિકલ્પ કરે એટલે વિકલ્પી થાય હું અને મારું કર્યા કરે એ વિકલ્પને સંકલ્પ છે જ્યાં સુધી સ્વરૂપનું ભાન ના થાય ત્યાં સુધી વિકલ્પ તૂટે નહીં અને નિર્વિકલ્પ થવાય નહીં મેં આ ત્યાગ્યું મેં આટલા શાસ્ત્રો વાંચ્યા આ વાંચ્યું ભક્તિ કરી પેલું કર્યું એ બધા વિકલ્પો છે તે ઠેઠ સુધી વિકલ્પો ઊભા જ રહે રહેને હું શુદ્ધાત્મા છું એમ બોલાય નહીં હું ચંદુલાલ છું હું મહારાજ છું હું સાધુ છું એ ભાન વર્તે છે ને હું શુદ્ધાત્મા છું એ ભાન નથી થયું તો હું શુદ્ધાત્મા છું શી રીતે બોલાય અને ત્યાં સુધી નિર્વિકલ્પ સમાધિ શી રીતે ઉત્પન્ન થાય આ તો શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે એટલું જ એકલા વિતરાગ અને તેમના અનુયાયીઓ જ નિર્વિકલ્પ સમાધિમાં હતા અને એ તો બધું જ જાણે સીધું જાણે ને આડુએ જાણે ફૂલો ચઢે તે જાણે ને પથ્થર ચઢે તે જાણે જાણે નહીં તો વિતરાગ કેમ કહેવાય પણ આ તો દેહનું ભાન ગયું એને અમે નિર્વિકલ્પ સમાધિમાં છીએ એમ લઈ બેઠા છે આ ઊંઘે છે ત્યારે દેહનું ભાન જતું રહે છે તો પછી એને નિર્વિકલ્પ સમાધિ જ કહેવાય ને પેલાને જાગતા દેહનું ભાન જાય ને ચિત્તના ચમત્કાર દેખાય અજવાળા દેખાય એટલું જ પણ આ ના હોય છેલ્લી દશા એને છેલ્લી દશા માને એ ભયંકર ગુનો છે પેલું ભાન તો રહેવું જ જોઈએ અને આ પણ સંપૂર્ણ ભાન રહેવું જોઈએ તેને નિર્વિકલ્પ સમાધિ કહી નહીં તો વીતરાગોને કેવળ જ્ઞાનમાં કશું જ દેખાત જ નહીં ને નિર્વિકલ્પ સમાધિ કોઈ સમજતું જ નથી ને સૌ પોતપોતાની ભાષામાં લઈ ગયા આત્મા પણ પોતાની ભાષામાં લઈ ગયા ને છતાં કહે છે કે મારે આત્મજ્ઞાન જાણવું છે સંત પુરુષો થયેલા હોય તે તેમની ચિત્તની મલિનતા ઓછી થયેલી હોય તેમને જ્યારે સંસારની ઈચ્છા થાય ત્યારે શરીરને ગોદા માર માર કરે કે આવી ઈચ્છા કરે છે આંખમાં મરચાં પણ નાખે હવે આવા જ્ઞાનને ફોરેનવાળા શું કહે કે આ તો જંગલી લાગે છે મુસ્લિમોને આવા લોક જંગલી લાગે પણ અહીંના લોકને આવા ડાયા લાગે આ તો આંખની ભૂલને લીધે આંખમાં મરચાં નાખે છે તે એમાં આંખનો શો દોષ અહીં જોનારાનો દોષ છે હિન્દુસ્તાનમાં તો લોક મોઢાને તાળા મારે એવા છે આ લોકો તો શરીરનું ભાન જતું રહે તેને નિર્વિકલ્પ સમાધિ કહે છે કારણ કે ઇન્દ્રિયનું ભાન ગયું ને માનશે કે અતિન્દ્રિયમાં પેઠો ના આ અતિન્દ્રિય તો બહુ છેટ્ટે છે ઇન્દ્રિયનું ભાન જતું કર્યું અતિન્દ્રિયમાં પેઠા નથી તો શામાં છો નિરિન્દ્રિયમાં તે નિરિન્દ્રિયમાં જ હમ હમ કરે ને એને નિર્વિકલ્પ સમાધિ માને છે છતાં લોકોની દાનત સાચી રહેલી છે આંખમાં મરચા નાખે છે એમાં એમની દાનત સારી છે માટે કોક દાળે મોક્ષને પામશે ક્રમિક માર્ગમાં નિર્વિકલ્પ સમાધિ તો ઠેઠ મોક્ષે જવાનો થાય ત્યારે તેની શરૂઆત થાય જ્યારે અહીં અક્રમ માર્ગમાં તમને નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થઈ ગઈ છે ક્રમિકમાં તો ઠેઠ સુધી લોચ કરવાનો બીજા જે ત્યાગ લખ્યા હોય તે કરવાના આ વિધિ કરવાની છે આ ત્યાગ કરવાનો છે પેલું કરવાનું છે એ બધું રહે ત્યાં કરતા જુદો કર્મ જુદું જ્ઞાતા જુદો ને જોડે જોડે પાછો કહેશે કે મારે હજી ધ્યાન કરવાનું છે ત્યાં કરતા જુદો ધ્યેય જુદું ને ધ્યાને જુદું એમાં તો ત્રણેય જ્યારે એક થાય ત્યારે કાંઈક નિર્વિકલ્પનો સ્વાદ ચાખવા મળે પણ ક્રમિકમાં ઠેઠ સુધી કરતાપણું રહે તેથી ધ્યાનનો હું કરતા છું એમ કહેશે ધ્યેય નિર્વિકલ્પી અને ધ્યાતા વિકલ્પી તે ધ્યાન કેવું કરે છતાં નિર્વિકલ્પીનું ધ્યાન વિકલ્પી કરે છે માટે નિર્વિકલ્પી થશે એમ શાસ્ત્રો કહે છે પણ આ નિર્વિકલ્પી ના થવા દે ને કહેશે મારે આ કરવાનું છે ને પેલું કરવાનું છે જરા ઊંઘ આવી જાય તો ખાવાનું ઓછું કરવું છે તે ખાવાનું ત્યાગ કરવાનું રહ્યું તે વિકલ્પના ખાડામાંથી નીકળવા નિર્વિકલ્પીનું ધ્યાન કરે છે અમે તમને અહીં એકલો નિર્લેપ આત્મા જ નથી આપ્યો નિર્વિકલ્પ સમાધિ પણ આપી છે ક્રમિક માર્ગમાં ઠેઠ સર્વાંગ શુદ્ધ આત્મા થાય ત્યારે નિર્વિકલ્પ સમાધિ થાય જ્યાં કંઈ પણ ત્યાગ ગ્રહણ કરવાનું છે ત્યાં વિકલ્પ છે મોટી વસ્તુ ગ્રહણ કરે ને નાની વસ્તુ ત્યાગ કરે એટલે વિકલ્પ થયા વગર રહે નહીં વિકલ્પ એક ના હોય પણ પાર વગર ના હોય શિષ્યો જોડે કડક થાય તે વિકલ્પ જેને જોતાં જ સમાધિ થાય એ દર્શનને દર્શન કહેવાય જોતાં જ સમાધિ થાય એ દર્શન સાચા કેટલાકને તો જોતાં જ ઉલટી થાય માલ જ એવો પણ જોતાં જ સમાધિ થાય એ દર્શન સાચા દર્શન કહેવાય આ અમારા બધા દર્શન સાથી કર્યા કરે છે આ દેખાય છે એ જ બધાને સમાધિ કરાવ્યા કરે એ સમાધિ તો કેવી છે એને તમે કાઢો તો એ જાય નહીં એ સમાધિને કહીએ કે હે સમાધિ થોડા દિવસ પિયર તો જઈ આવ તો એ કહેશે ના આ સાસરી વગર મને નહીં ફાવે સમાધિને કહીએ કે આ દેહને જરા ડખો કરાવવો છે માટે તું જા ને તો એ કહેશે કે પહેલા કહેવું હતું ને હવે એ ના બને હવે તો સહજ સમાધિ કાઢે તો એ ના જાય હવે તો ખાય પીએ ઉઠે બેસે તેને જુએ જ્ઞાનાકાર ભગવાને કહ્યું જો તું કલ્પનામાં છે તો વિચાર ના કરે તો ગુનેગાર છે ને જો તું નિર્વિકલ્પ છે ને વિચાર કરે તો ગુનેગાર છે આઠ મિનિટ મન વચન કાયા જેને બંધ થઈ જાય તેને ભગવાને સામાયિકની શરૂઆત કહ્યું ને આઠથી અડતાળીસ મિનિટ રહે તેને સામાયિક કહે અડતાળીસ મિનિટથી તો વધારે કોઈને પણ ના રહે આત્મામાં જ રહેવું એ સામાયિક છે ભગવાન અંગે ભાષીઓ સામાયિક અર્થ સામાયિક પણ આત્મા ધરે સીધો અર્થ સામાયિકનો અર્થ તો ભગવાને કહ્યો છે સામાયિક એ જ આત્મા ને આત્મા એ જ સામાયિક